તમે બહુ સુખી થશો શ્રીકૃષ્ણાય વયમ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરો તમારા ભગવાનના મનથી દર્શન કરો કદાચ તમને એમ થશે કે મારા અમારા ભગવાન તો ઘરમાં છે અહીંયા ક્યાં છે તમે પ્રેમથી પ્રભુનું સ્મરણ કરો પ્રભુના નામનો જપ કરો ભગવાન દેખાશે કેટલાક લોકો તો એવા હોય છે કે કથામાં બેઠા બેઠા એમને ઘરની તિજોરી પણ દેખાય કેવી રીતે દેખાય એનું મન સ્મરણ કરે અને તેથી દેખાય મનથી ભગવાનનું સ્મરણ કરો ભગવાનના નામનો થોડો જપ કરો ભગવાન દેખાશે ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો શ્રી કૃષ્ણાય એકલા કૃષ્ણને વંદન કરતા નથી શ્રી કૃષ્ણાય શ્રી શબ્દનો અર્થ થાય છે શ્રી રાધાજી શ્રયતે સર્વાત્મના શ્રી કૃષ્ણમ ઇતિ શ્રી શ્રી કૃષ્ણેન શ્રીયતે સેવ્યતે ઇતિ વા શ્રી જગતનો આધાર શ્રી કૃષ્ણ છે જગત આધારનો આધાર શ્રી રાધાજી જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે જ્યારે આ જીવને આનંદ મળે છે ત્યારે પરમાત્માના સ્પર્શથી જ આનંદ મળે સંસારમાં સુખ મળે છે આનંદ મળતો નથી જ્યારે આનંદ મળે છે ત્યારે ભગવાન જ આનંદ આપે છે જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે અને શ્રી કૃષ્ણને આનંદ શ્રી રાધાજી આપે છે જગતનો આધાર શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણનો આધાર શ્રી રાધાજી છે આધાર શબ્દમાં આધાર શબ્દ મેળવો રાધા રાધા રાધા રાધા રાધા જે પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રી રામ વૃંદાવનમાં શ્રી રાધાજી સાથે નિત્ય લીલા કરે આજ પણ રાધા કૃષ્ણ રમે છે એમની દિવ્ય નિર્દોષ લીલા હજારો વર્ષો વહી ગયા પણ વૃંદાવનમાં કોઈ દિવસ રાધા મોટા થતા જ નથી શ્રી રાધાજી ચાર પાંચ વર્ષના જ રહે છે અને બાલકૃષ્ણના છ સાત વર્ષના રહે રાધા કૃષ્ણની નિત્ય લીલા છે શ્રી રાધાજી પ્રેમની મૂર્તિ છે શ્રી રાધાજીને બધાની દયા જ આવે શ્રી કૃષ્ણ દયાળુ તો છે પણ જે લાયક છે જે શ્રી કૃષ્ણને શરણે આવે છે એ જીવ ઉપર શ્રી કૃષ્ણ કૃપા કરે જે શરણે આવ્યો નથી જે લાયક નથી એવા જીવ ઉપર ભગવાન ક્યાં કૃપા કરે શ્રી રામાજી તો સર્વ જીવો ઉપર કૃપા કરે ભાગવતમાં એવું લખ્યું છે કે શ્રી કૃષ્ણને કોઈ કોઈ વખત ક્રોધ આવે છે પણ ગ્રંથોમાં એવું વર્ણન છે શ્રી રાધાજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો જ નહીં ક્રોધ શું હોય છે તે રાજાજી જાણતા જ નથી શ્રી ક્રોધ આવે છે એવું લખ્યું છે વધારે ભક્તિ કરવા માટે પરમાત્મા માનવને સંપત્તિ આપે બધી અનુકૂળતા કરી આપે છે એને બધી અનુકૂળતા હોય ને તો વધારે આ ભક્તિ કરશે વધારે આ પરોપકાર કરશે તેથી ભગવાન કૃપા કરીને અતિ ધન અતિ સુખ આપે છે માન આપે છે કે વધારે ભક્તિ કરશે વધારે પરોપકાર કરશે આ જીવ એવો દુષ્ટ છે આ જીવને બધી અનુકૂળતા મળે ને તો એ વધારે ભક્તિ કરતો નથી વધારે સુખ ભોગવે વધારે ભક્તિ કરવા માટે પ્રભુએ અનુકૂળતા કરી આપી છે પણ જીવ એવો દુષ્ટ છે એ અતિ સુખ ભોગવે અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધી જાય છે વધારે ભક્તિ કરવા માટે પ્રભુએ અનુકૂળતા કરી આપી હતી પણ જીવ વધારે ભક્તિ કરતો નથી જયારે અતિ સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ખોટું લાગે છે ભગવાનને ક્રોધ આવે છે હવે દયા નહીં હવે સજા કરી આ જીવ દયા કરવા લાયક નથી મેં આજ સુધી બહુ દયા કરી આ દુષ્ટ છે કૃતઘ્નો દુર્માણી સ્મર પર વશો વંચન પરા આ જીવ પ્રભુના ઉપકારને ભૂલે છે ભગવાન કોઈ કોઈ વખત પછી સજા પણ કરે અરે દયા કરવી નથી મારે સજા કરવી એવા સમયે શ્રી રાધાજી પ્રભુને સમજાવે મને આ જીવની દયા તમે ક્રોધ ન કરો તમે સજા કરશો ને તો આ બહુ દુઃખી થશે પછી ક્યાં જશે તેનો દયા કરો ભગવાન આવેશમાં બોલે છે આ જીવ દુષ્ટ આ સુધી બહુ દયા કરીએ મારા દયા કરવી નથી શ્રી રાધાજી પ્રેમથી સમજાવે છે આ જીવ તો દુષ્ટ છે પણ તમે તો દયાળુ છો ને આ જીવ ભાન ભૂલ્યો છે તમે તો ઈશ્વર છો બધું જાણો છો હવે સુધરશે હવે સુધરશે શ્રી રાધાજીને બધાની દયા આવે છે તમે વૃંદાવનમાં ગયા છો વૃંદાવનના સાધુ સંતો આખો દિવસ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધાજીને મનાવે આ જીવને પ્રભુના સન્મુખ જતા ભય લાગે જીવ ગભરાય છે મને સજા કરશે મને ઠપકો આપશે મને તું શું મોડું બતાવવા આવ્યો મારો પટો ગળામાં રાખે છે અને પાપ કરે છે આ જીવ પ્રભુના સન્મુખ જતા ગભરાય છે શ્રી રાધાજી જેના માટે ભલામણ કરે એ જીવ પરમાત્માના સન્મુખ જઈ શકે શ્રી રાધાજીની કૃપા વિના જીવ પ્રભુના સન્મુખ જઈ શકે નહીં શ્રી કૃષ્ણથી પડેલા જીવોનો શ્રી સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની આહ્લાદિકા શક્તિ એ જ શ્રી રાધાજી છે શ્રી રાધાજી જેના માટે ભલામણ કરે છે રાધાજીને બધાની દયા જ આવે માયા આ જીવને બહુ મારે માયા કોઈને છોડતી નથી ભણેલો હોય કે અભણ હોય ગરીબ હોય કે શ્રીમાન હોય માયા બધાને મારે છે માયા બધાને ત્રાસ આપે છે જ્યારે માયા ત્રાસ આપે ત્યારે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે પ્રેમથી રાધાજીનું સ્મરણ કરો રાધાજીના નામનો જપ કરો રાધાજીનું સ્વરૂપ અતિ દિવ્ય વિશુદ્ધ થાય શ્રી રાધે રાધે રાધે કીર્તન કરતા કરતા આંખમાં આંસુ આવી જાય ને આ માયા મને બહુ ત્રાસ આપે મારું મન બગડે છે જીવ રડવા લાગે અને રાધે રાધે કીર્તન કરે શ્રી રાધાજી કૃપા કરીને દોડતા શ્રી રાધાજીની કૃપા વિના આ જીવ માયાના બંધનમાંથી છૂટે નથી શ્રી રાધાજીની કૃપા વિના વિકાર વાસનાનો વિનાશ થાય નહીં શ્રી રાધાજીની કૃપા વિના જીવનો બ્રહ્મ સંબંધ થતો નથી શ્રી રાધાજી જેના માટે ભલામણ કરે જગત શ્રી કૃષ્ણના આધીન છે અને શ્રી કૃષ્ણ શ્રી રાધાજીના આધીન છે શ્રી રાધાજી પ્રેમની મૂર્તિ છે શ્રી રાધાજી દયાની મૂર્તિ છે અને તેથી શ્રી કૃષ્ણ શ્રી રાધાજીના આધીન રહે છે શ્રી રાધાજી જે કે તે જ શ્રી કરે શ્રી રાધાજી જે જીવના માટે ભલામણ કરે એ જીવને ભગવાન અપનાવે સનાતન ધર્મમાં તેથી પરમાત્માની પૂજા શક્તિ સાથે આ નવરાત્રિમાં નવ દુર્ગાઓની પૂજા થાય મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતીની પૂજા થાય છે મહાકાળી એ ક્રિયા શક્તિ છે મહાલક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે અને મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિ છે શક્તિ વિના જીવ શવ સમાન છે શક્તિની પૂજા બધાના માટે અતિ આવશ્યક છે મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતીની પૂજા કરો સંતો એવું વર્ણન કરે છે આ બધી શક્તિઓ શ્રી રાધાજીમાંથી પ્રગટ છે આ બધું શક્તિઓ શ્રી રાધાજીની અંશરૂપા છે શ્રી રાધાજી આ જ શક્તિ છે શ્રી રાધાજીનો મહિમા કોણ વર્ણન કરી છે કેટલાક સાધુ સંતો તો એવું બોલે છે શ્રી રાધે વિના કૃષ્ણ આધે શ્રી રાધાજીથી શ્રી કૃષ્ણ પરિપૂર્ણ થાય છે સનાતન ધર્મમાં શક્તિ સાથે પરમાત્માની પૂજા છે શ્રીધામ વૃંદાવનમાં હજારો વર્ષો વહી ગયા શ્રી રાધા કૃષ્ણ વિરાજેલા છે એમની નિત્ય લીલા આ જીવને સુખી કરવા માટે જીવનું કલ્યાણ કરવા માટે લીલા કરે છે એ તો આનંદમય છે શ્રી રાધા કૃષ્ણ જે કંઈ કરે છે તે આપણા માટે કરે છે મારો જીવ મને ભૂલી ગયો છે અને જગતનો થયો છે જીવનું આકર્ષણ કરવા માટે પરમાત્મા લીલા કરે છે આજ પણ શ્રી રાધા કૃષ્ણ વૃંદાવન ધામમાં રમે છે એકલા કૃષ્ણને વંદન કરતા નથી શ્રી રામમાં શ્રી રાધાજી સાથે જે નિત્ય લીલા કરે છે તે શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી શ્રી રાધાજી સાથે શ્રી કૃષ્ણના ચરણમાં વંદન શ્રી કૃષ્ણાય વયમ માલ વત્તા પ્રધાન વત્તા સુખદેવજી મહારાજ છે જે શિવ સ્વરૂપ છે ભગવાન શંકર સુખદેવજીના સ્વરૂપે પ્રગટ થયા વૃદ્ધાવસ્થામાં વ્યાસ મહર્ષિએ ભાગવતની રચના કરી વ્યાસનારાયણનો આ છેલ્લો ગ્રંથ ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી જ્યારે બોલવું નથી લખવું નથી હજારો વર્ષો સુધી પરમાત્માનું ધ્યાન કર્યું પ્રભુના નામનો જપ કર્યો અને પરમાત્માની કૃપાથી જે કંઈ મળ્યું તે વ્યાસજીએ સમાજને બધું આપી દીધું ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીને થોડી ચિંતા થઈ મારા ભાગવતની કથા કોણ કરશે વ્યાસાશ્રમમાં ઘણા સાધુ સંતો ઋષિઓ વ્યાસજીના શિષ્ય થઈને રહે જગતગુરુ વ્યાસ નારાયણ છે સંતો એવું બોલે છે અને વ્યાસજીનું હેઠું ખાઈએ વ્યાસો સિસ્ટમ જગત સર્વ જે વ્યાસ બોલ્યા છે તે જ અમે બોલીએ બધા સાધુ સંતો ઋષિઓના સદગુરુ તો વ્યાસ છે વ્યાસાશ્રમમાં અનેક ઋષિઓ શિષ્ય થઈને વિરાજતા હતા વ્યાસજી પાસે કોઈ માગે વ્યાસજી કોઈને વેદ આપે ઋગ્વેદ આપે યજુર્વેદ આપે સ્કંદ પુરાણ આપે પદ્મ પુરાણ આપે કેટલાક ભાગવતની માગણી કરે મને આ ભાગવત આપી ભાગવત તો પ્રેમ શાસ્ત્ર સંસારના જળ પદાર્થો સાથે જે પ્રેમ કરે એ ભાગવતની કથા શું કરશે જે ચેતન પરમાત્મા સાથે જ પ્રેમ કરે એ એ ભાગવતની કથા બરાબર કરી શકે વ્યાસજી કોઈને ભાગવત આપતા નથી મારા ભાગવતની એ કથા કોણ કરશે વ્યાસજીની વૃદ્ધાવસ્થા છે વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કરી વ્યાસજીને તે સમયે ભગવાન શંકરનું સ્મરણ થયું શિવજી મહારાજ બાણાગીર પુત્ર રૂપે પધારે અને ભગવાન શંકર આ કથા કરે ને તો અનેક જીવોનું કલ્યાણ થાય ભાગવત પ્રેમ શાસ્ત્ર છે ભગવાન શંકર શ્રી કૃષ્ણ સાથે જ પ્રેમ કરે શ્રી કૃષ્ણ એ જ શિવજીનું ધન છે એ હૃદયમાં રાખે છે ઘણા ભાગે શંકર ભગવાન ગામના બહાર સ્મશાનમાં લીધા શિવજીનો એવો નિયમ છે જેની જગતને બહુ જરૂર છે એનો સ્વીકાર શંકર ભગવાન કરતા પણ નથી જગત જેનો ત્યાગ કરે છે જગત જેની ઉપેક્ષા કરે છે જગતને જે જોઈતું નથી એ શિવને ગમે છે શિવ જ્ઞાન સ્વરૂપ છે એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે ઘરમાં એક જ ગુલાબનું ફૂલ હોય ને અનેક દેવઘરમાં હોય તો મનમાં શંકા થાય છે કે ગણપતિને અર્પણ કરવું કે હનુમાનજીને અર્પણ કરવું એક જ ફૂલ શંકર ભગવાન જે છે મને ગુલાબને ચંપાના ફૂલ જરાય ગમતા જ નથી મને તો ધનતુરાના ફૂલ ગમે ગુલાબના માટે કદાચ કોઈ ઝઘડો કરે પણ ધનતુરાના માટે કોઈ ઝઘડો કરે જગત જેનો ત્યાગ કરે જે જગતને જોઈતું નથી શિવ એને અપનાવે શિવ જ્ઞાન સ્વરૂપ છે અને તેથી શિવજીના હૃદયમાં શ્રી કૃષ્ણ છે જેને પરમાત્માનો આનંદ મળ્યો છે એને સંસાર બધો તુચ્છ લાગે જેને પ્રભુનો આનંદ મળ્યો નથી એ જગતના જળ પદાર્થોથી આનંદ લેવા જાય શ્રીજી મહારાજ ઘણા ભાગે સ્મશાનમાં વિરાજ વ્યાસજીની ઈચ્છા છે જે ચેતન પરમાત્મા સાથે પ્રેમ કરે એ જ આ કથા કરી શકે જે વસ્તુ સાથે વધારે પ્રેમ કરે એ મારા ભાગવતની કથા શું કરશે વ્યાસજીને ભગવાન શંકર યાદ આવ્યા વ્યાસજીને એવી ઈચ્છા થઈ કે ભગવાન શંકર મારા ઘેર પુત્ર રૂપે પધાર તો ભાગવતની કથા એ બરાબર કરશે ભગવાનથી વિખૂટા પડેલા માયાના પ્રવાહમાં તણાતા જીવોને એ પ્રભુના સન્મુખ લઈ આવો શિવજી મહારાજ મારા ઘેર પુત્ર રૂપે પધારે જવાનીમાં કોઈ દિવસ વ્યાસજીને એવી ઈચ્છા થઈ નહીં કે મને છોકરો થાય વ્યાસ જીવન અતિ દિવ્ય છે વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કર્યા પછી મનમાં એક એવો ભાવ જાગ્યો કે શંકર ભગવાન મારા પુત્ર થાય આ મારું સર્વસ્વ છે આ મારું અલૌકિક ધન છે તે મારા પુત્રને જ મારે આપવું છે પણ શંકર ભગવાન મારા ઘેર પુત્ર રૂપે પધારે પણ શિવજીને એ સંસારમાં આવવાની ઈચ્છા જ થતી નથી ઘણા ભાગે વિષ્ણુ ભગવાનના જ અવતારો વધારે થાય જગતમાં જયારે ગડબડ થાય અશાંતિ થાય જગતનું રક્ષણ નારાયણ કરે અને તેથી ભગવાનના જ વધારે અવતાર થાય શિવજીમાં સમાધિમાં જ હોય જગતમાં શું છે તે જાણવાની ઈચ્છા જ નથી જગત જોવાની ઈચ્છા નથી ભગવાનના દર્શનમાં જે ધરાય છે એ જગત જોવા જાય જેને પરમાત્માના દર્શનમાં તૃપ્તિ થતી નથી એને જગત જોવાની ફુરસત ક્યાં છે જગતને કોણ જુએ શિવજી મહારાજ ઘણા ભાગે સમાધિમાં જોવે શિવજી મહારાજ બે જ કામ કરે છે સમાધિમાંથી જાગે ત્યારે માતા પાર્વતીજીને રામકથા કૃષ્ણ કથા સંભળાવે અને કથા જ્યાં પૂરી થઈ એ સમાધિમાં બેસી જાય સમાધિ અને કથા શંકર ભગવાન બે જ કામ કરે ત્રીજું કામ કરતા જ નથી એમને જગતમાં આવવાની ઈચ્છા જ થતી નથી સંસારમાં કોણ જાય શિવજીના તેથી વધારે અવતાર થતા નથી વધારે અવતાર વિષ્ણુ ભગવાનના થાય જગતમાં શાંતિ થાય ત્યારે નારાયણ અવતાર ધારણ કરે છે શિવજીને સંસારમાં આવવાની ઈચ્છા જ થતી નથી વ્યાસ મહર્ષિના મનમાં એવો ભાવ જાગ્યો છે ભગવાન શંકર મારા પુત્ર થાય આ મારું અલૌકિક ધન છે અને તે મારા પુત્રને જ મારે આપવું છે પણ શંકર ભગવાન પુત્ર રૂપે પધારે વૃદ્ધાવસ્થામાં પુત્રેષણા જાગી જવાનીમાં કોઈ દિવસ એવી ઈચ્છા થઈ નહીં કે છોકરો થાય ભાગવતની રચના કર્યા પછી ભાગવતની કથા કરનાર કોઈ સુપાત્ર ઘરમાં બાળક હોય તો સારું શંકર ભગવાન પુત્ર રૂપે પધારે વ્યાસ મહર્ષિ શિવજીનું ધ્યાન કરે પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે છે શિવજી મારા પુત્ર રૂપે પધારે વ્યાસ પત્નીનું નામ છે અરણીદેવી કેટલા ગ્રંથોમાં વ્યાસ પત્નીનું નામ આવે છે વાટિકાજી વૃદ્ધાવસ્થામાં ઈચ્છા થઈ કે છોકરો થાય મારા ભાગવતની કથા કરે જગતના અનેક જીવોનું કલ્યાણ થશે તે પતિ પત્ની પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે શિવજીને મનાવે છે શિવજીને ખબર પડી કે વ્યાસનારાયણ મારું ધ્યાન કરે એકવાર શિવજી મહારાજ વ્યાસાશ્રમમાં પ્રગટ થયા શિવજીને અતિ આનંદ થયો પૂજા કરી છે શિવજીએ પૂછ્યું છે કેમ મને યાદ કરો છો મારું ધ્યાન સતત કેમ કરો તો મારી બહુ ઈચ્છા છે મારા ભાગવતની કથા કરવા માટે તમે મારા ત્યાં પુત્ર રૂપે પધારો મારા ભાગવતની કથા કરો શિવજીએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું સંસારમાં કોણ જાય આ તો કોલસાની ખાણ કોલસાની ખાણમાં જે આવ્યો એને કોલસાના રાગા લાગવાના ભગવાન શંકર સંસારથી અલગ રહે છે એમને સંસારમાં આવવાની ઈચ્છા થતી નથી સંસારમાં કોણ જાય વ્યાસજીએ બહુ આગ્રહ કર્યો કે મહારાજ તમને શું થવાનું હતું જેના માથે ગંગાજી છે શિવજીના માથે જ્ઞાન ગંગા છે જેના હૃદયમાં શ્રી કૃષ્ણ છે એને સંસાર શું કરશે મહારાજ સમાધિમાં તમને જે આનંદ મળે છે એ આનંદ તમે જગતને નહીં આપો જે એકલો ખાય ને તે એકલ પેટો કહેવાય તમને જે આનંદ મળ્યો છે એ કૃપા કરીને સમાજને પણ આપો તમારું શું ઓછું થવાનું માયા તમને શું કથા કરવાની હતી તમારા માથે તો ગંગાજી છે વ્યાસજીએ બહુ આગ્રહ કર્યો મારા ભાગવતની કથા કરવા માટે પુત્ર રૂપે પધારો ત્યારે શિવજીને દયા આવી છે વ્યાસ પત્ની અરણી દેવીના સામું જોયું છે કેવલ જોવાથી જ ગર્ભ રહ્યો છે સુખદેવજીની ઉત્પત્તિ દિવ્ય છે ભગવાન શંકરની નજર પડી વ્યાસજીની ઈચ્છા હતી કે શંકર ભગવાન મારા ઘેર પુત્ર રૂપે પધારે માના પેટમાં સુખદેવજી મહારાજ ઘણા દિવસ રહ્યા માના પેટમાં એ સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરે અને તેથી શ્રી સુખદેવજી મહારાજનું શ્રીઅંગ શ્રી જેવું શ્યામ બની ગયું શ્રી કૃષ્ણ શ્યામ સુંદર છે શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું ધ્યાન કરનાર સુખદેવજી પણ શ્યામ બન્યા श्यामं सदा प्रीत्यवयोऽङ्गलक्ष्म्याः સ્ત્રીણામ મનોજ્ઞમ રુચિરસ્મિતે સુખદેવજી શ્યામ છે તમે જેનું ધ્યાન કરશો એના જેવા થશો કોઈ સ્ત્રી કે પુરુષનું માનવનું ધ્યાન કરશો મન બહુ બગડશે સંસાર સકામ છે પરમાત્મા નિષ્કામ સકામનું ધ્યાન કરે મનમાં કામ જ આવે છે સુખદેવજી મહારાજ માના પેટમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરે ઘણા દિવસ રહ્યા છે પછી તો વ્યાસજીએ કહ્યું છે કે બેટા તારી માને હવે ત્રાસ થાય છે તું બહાર આવ ત્યારે માના પેટમાં વિરાજેલા સુખદેવજીએ વ્યાસજીને કહ્યું કે બહાર આવ્યા પછી કદાચ મને માયા વળગે તો માના પેટમાં હું ભગવાનનું ધ્યાન કરું છું અતિ આનંદમાં છું કેદમાં બે પ્રકારના લોકો જાય છે કેટલાક માર ખાઈને કેદમાં જાય એને કેદમાં બહુ દુઃખ સહન કરવું પડે પણ કેટલાકને લોકો બહુ હાર પહેરાવે છે ત્યાં કેદમાં જાય સંતો પણ કોઈ માના પેટમાં આવે ને તે ભગવાનની પ્રેરણાથી આવે જગતનું કલ્યાણ કરવા માટે આવે છે માના પેટમાં એ પરમાત્માનું ધ્યાન કરે છે બહાર આવ્યા પછી કદાચ માયા વળગે તો વ્યાસજીએ કહ્યું કે બેટા હું તને આશીર્વાદ આપું છું તને માયા કોઈ દિવસ નહીં વળી તું બહાર આવજે બેટા તું બહાર આવજે માના પેટમાં વિરાજેલા સુખદેવજીએ કહ્યું કે તમે બહુ હેતથી મને બેટા બેટા કહીને બોલાવો છો તમારી પુત્રમાં આસક્તિ છે એવું મને લાગે જે સંસારમાં ફસાયેલો છે એનો આશીર્વાદ ફરે કે નહીં મને તમારા આશીર્વાદમાં વિશ્વાસ નથી તમે બહુ હેતથી મને બેટા બેટા કહીને બોલાવો છો હજુ તો હું માના પેટમાં છું પેટમાંથી બહાર આવ્યા પછી મને બેટા બેટા કહે છે હું મારા પેટમાં છું તમે સંસારમાં ફસાયેલા છો તેથી તમે મને પ્રેમથી બેટા બેટા કહીને બોલાવો તમારા આશીર્વાદમાં મને વિશ્વાસ નથી વ્યાસજીએ કહ્યું મારો આશીર્વાદ છે તને માયા નહીં વળગે તું બહાર આવજે કે તમારા આશીર્વાદમાં મને વિશ્વાસ નથી જે માયામાં ફસાયો છે એનો આશીર્વાદ કેવી રીતે ફળે જે કોઈ દિવસ માયાના આધીન થયા નથી એ મને આશીર્વાદ આપે તો હું બહાર આવું ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે માધવ રાય મા શબ્દનો અર્થ છે માયા અને ધવ શબ્દનો અર્થ છે ધણી શ્રી કૃષ્ણ માયાના પતિ છે શ્રી કૃષ્ણ બધી લીલા કરે છે કોઈ દિવસ માયાના આધીન થયા નથી માયા ભગવાનની ઈચ્છા અનુસાર કામ કરે આ જીવ માયાના આધીન થાય છે તેથી માર ખાય છે આ જીવ પરમાત્માનો અંશ છે હું ભગવાનનો દાસ છું હું માયાનો ગુલામ નથી તમારા સ્વરૂપને ભૂલશો નહીં ભગવાન માધવ રાય છે ભગવાન માયાના અધીન થયા નથી તેથી એમને માધવ કે છે માયા ભગવાનના અધીન રહે ભગવાનની ઈચ્છા અનુસાર માયા કામ કરે છે વ્યાસ મહર્ષિ દ્વારકામાં પધાર્યા છે અને દ્વારકાનાથને કહ્યું કે શિવકૃપાથી ગર્ભ રહ્યો છે બાળક એવો જ્ઞાની છે મેં એને બેટા કહીને બોલાવ્યો ને તે મને કહે છે તમે સંસારમાં ફસાયેલા જે સંસારમાં ફસાયેલો છે એનો આશીર્વાદ ફળે નહીં જે કોઈ દિવસ માયાના આધીન થયો નથી એ મને આશીર્વાદ આપે તો હું બહાર આવું ભગવાન શ્રી કૃષ્ણ વ્યાસાશ્રમમાં પધાર્યા છે સુખદેવજી માના પેટમાં હતા તે પ્રભુએ વરદાન આપ્યું કે બહાર આવો માયા કોઈ દિવસ તમને સ્પર્શ કરશે નહીં સુખદેવજી મહારાજ સંસારમાં આવ્યા પણ એમને માયાનો સ્પર્શ થયો નહીં જન્મથી જે મુક્ત હતા એ અનેકને મુક્તિ આપી શકે છે સુખદેવજીમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણે પરિપૂર્ણ છે જન્મથી જે મુક્ત છે શુકો મુક્ત વામદેવો મુક્ત એ સંસારમાં આવ્યા પણ એમના આંખમાં મનમાં માયાનો સ્પર્શ થયો નહીં એ મુક્ત થઈને જ આવ્યા બ્રહ્મૈવ સન બ્રહ્માત્યેતી સુખદેવજીને માયાનો સ્પર્શ થયો નહીં સાક્ષાત ભગવાન શંકરનું એ સ્વરૂપ છે પવિત્ર સમયે સુખદેવજી મહારાજ બહાર આવ્યા પ્રભુએ વરદાન આપ્યું હતું કે માયા તને સ્પર્શ કરશે નહીં સુખદેવજી જન્મથી જ મહાન જ્ઞાની હતા જન્મથી જ વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ છે સો વર્ષની અવસ્થામાં સુખદેવજી એ બધું છોડી દીધું મારા અંદર ચૈતન્ય રૂપે જે પરમાત્મા નારાયણ વિરાજેલા છે જ સર્વમાં છે જ્ઞાની પુરુષો આત્મ સ્વરૂપમાં જગતને અને જગતમાં આત્માને જુએ છે જે ચેતન પરમાત્મા નારાયણ મારા હૃદયમાં છે એ જ સર્વમાં આખું જગત એ મારું ઘર છે ઘરનો ત્યાગ કર્યો અને સુખદેવજી મહારાજ જાય છે પરમાત્માની પ્રેરણાથી અનેક જીવોનું કલ્યાણ કરવા માટે ઘર છોડ્યો માને બહુ દુઃખ થયું છે મારો દીકરો ઘર છોડીને જાય મારો દીકરો તો એવો છે એને જોતા મન પવિત્ર થાય મારો દીકરો એવો છે એને જોતા ભગવાન જ યાદ આવે એ ભલે લગ્ન ન કરે પણ ઘરમાં આવે એ મારા આંખથી દૂર ન થાય વ્યાસજીને પત્ની સમજાવે છે તમારો પુત્ર ગાય છે તમે એને સમજાવો એને ઘેર લઈ આવો મને સુખ વિના ગમતું નથી એ મારા દૂર ન જાય વ્યાસજી પત્નીને સમજાવે છે જે અતિશય ગમે એ ઈશ્વરને અર્પણ કરે તો જ આ જીવ ઈશ્વરને ગમે છે તમને જે ગમે છે એ બીજાને આપજો તમને જે ગમતું નથી એ તમારા માટે રાખજો એને જ જ્ઞાન કે છે સાધારણ માનવનો એ સ્વભાવ હોય છે જે ગમતું નથી ને તે બીજાને આપી દે છે અને જે બહુ ગમે છે તે પોતાના માટે સંતાડી રાખે કેટલીક માતાઓ બહુ હોશિયાર હોય સારામાં સારું જે કાપડ હોય તે પોતાના માટે જુદું રાખે અને ઘરમાં જે કોઈને ગમતો ન હોય સાધારણ હોય અને તે ગોળ મહારાજને બોલાવીને પછી કૃષ્ણાર્પણ કરે છે લઈ જાઓ અને ગોળ મહારાજ આપણા ગુરુદેવ છે ગુરુદેવને સારામાં સારું આપે સારું બીજાને એને જ ભક્તિ કે છે સારું મારા માટે એને જ આસક્તિ કે છે તમને જે ગમે છે તે બીજાને આપજો વ્યાસજી પત્નીને સમજાવે છે કે સુખદેવ તને બહુ ગમે છે તું ભગવાનને અર્પણ કર એ ભગવાનનું કાર્ય કરવા માટે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે ગજાય છે વ્યાસજી પત્નીને સમજાવે છે પણ સુખદેવજીનો વિયોગ વ્યાસજીને સહન થયો નહીં છોકરો બહુ લાગે મને એવું લાગે છે મારો પુત્ર છે પણ મારા કરતા શ્રેષ્ઠ છે એનું જ્ઞાન વૈરાગ્ય એની પ્રેમ લક્ષણા ભક્તિ અલૌકિક છે સુખદેવજીનો વિયોગ વ્યાસજીને સહન થયો નહીં સુખદેવજીના પાછળ પાછળ દોડે હે પુત્ર હે પુત્ર બેટા તારી માં રડે છે પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ मुनिमानतोऽस्मि હે પુત્ર હે પુત્ર બોલે છે તે સમયે વૃક્ષો દ્વારા બોધ આપ્યો છે વૃક્ષો વ્યાસજીને સમજાવે છે વૃક્ષોમાંથી હે પુત્ર હે પુત્ર ધ્વનિ નીકળે છે કે મહારાજ તમે મહાન જ્ઞાની છો પુત્રના માટે રડો જ્ઞાની પુરુષો ભગવાન ભૂલાય ને તો એમને દુઃખ થાય ભગવાનના દર્શન ન થાય તો એમને દુઃખ થાય છે તમે મહાન જ્ઞાની છો તપસ્વી છો પુત્રના માટે રડો એ તમને શોભે ને મહારાજ આપ જ વિચાર કરો અમને જે પથ્થર મારે છે એને અમે અમારો પુત્ર આપીએ ફળ એ વૃક્ષોનો પુત્ર છે વૃક્ષો કે છે પથ્થર મારનારને અમે ફળ આપીએ લોકો તો અમારા પુત્રને કાપે છે ને ખાય છે પણ અમે કઈ રડતા નથી અમે સંતોષ માનીએ મારો પુત્ર કોઈના ઉપયોગમાં તો આવ્યો ને અમે કોઈ દિવસ પુત્રના માટે રડતા નથી વ્યાસ મહર્ષિ મહાન જ્ઞાની છે તપસ્વી છે એક પુત્રના માટે રડે એ વ્યાસજીને શોભે નહીં જતા જતા સુખદેવજીએ બોધ આપ્યો છે અરે કોણ પિતા ને કોણ પુત્ર છે વાસના જીવને બાપ બનાવે છે અને વાસનાથી જ આ જીવ બેઠો થાય પિતા પુત્રના સંબંધમાં વાસના વિના બીજું કઈ નથી કોણ પિતા ને કોણ પુત્ર છે આ બધો વાસનાનો ખેલ છે આ જીવ અનેકવાર પિતા થયો આ જીવ અનેકવાર પતિ થયો આ જીવ અનેકવાર પત્ની થયો ઘણા છોકરાઓ ગોદમાં રમાડ્યા તમારા છોકરાઓ પૂર્વજન્મના ક્યાં હશે પૂર્વજન્મના પતિ કે પત્ની અત્યારે ક્યાં હશે જે પ્રાણ કરતા પ્યારી લાગતી હતી વાર આ જીવ પતિ થયો પત્ની થયો એને શાંતિ મળી નથી પિતાજી પરમાત્માના પાછળ પડો પુત્રના પાછળ શું પડો છો તમે વાર પુત્ર થયા છો અનેકવાર પિતા હું થયો છું કોણ પિતા ને કોણ પુત્ર છે વાસના જીવને બાપ બનાવે છે ને વાસનાથી જીવ બેટો થાય છે ડોહાની ઘરમાં કઈ વાસના રહી જાય તો ડોહો મળ્યા પછી બાબો આવે છે અને કેટલાક લોકો તો વાતો કરે છે આ બાળક છે ને એનો ચહેરો એના દાદાના જેવો થોડો દેખાય અરે દાદાના જેવો સામે તો દાદો જ બાબો થઈને પાછો રમવા આવ્યો છે એની ઘરમાં વાસના હતી જે બાપ હતો ત્યારે બેટો થયો કોણ બાપ ને કોણ બેટો છે આ બધો વાસનાનો ખેલ છે મારા પાછળ ન પડો પરમાત્માના પાછળ કાતે કામતા કષ્ટે પુત્ર સંસારોય મતીવ વિચિત્ર આ માયામય સંસાર આ જીવ અનેકવાર પતિ થયો ને અનેકવાર પત્ની થયો માતૃ પિતૃ સહસ્રાણી પુત્રદાર શતાની થયો પિતાજી મને ભૂલી જાઓ મારા પાછળ પડશો નહીં પરમાત્માના પાછળ ગંગા કિનારે સંત સમાજમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવતની કથા સંભળાવી રાજાએ કહ્યું હતું કે સાતમે દિવસે હું મરવાનો છું સાત દિવસમાં મને જે મુક્તિ આપે તે આ સિંહાસનમાં વિરાજે કેટલાક ઋષિઓમાં જ્ઞાન પરિપૂર્ણ હતું પણ ભક્તિ ઓછી હતી કેટલાક ઋષિઓમાં ભક્તિ હતી પણ જ્ઞાન ઓછું હતું કેટલાકમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ હતા પણ વૈરાગ્યનો અંશ ઓછો હતો શુક્રદેવજીમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ એ જ બીજાને બંધનમાંથી છુડાવી શકે એ જ બીજાનું કલ્યાણ કરી શકે પરીક્ષિત રાજાનું એક નિમિત્ત કર્યું છે જગતના અનેક જીવોનું કલ્યાણ કરવા માટે ભાગવત રૂપી જ્ઞાનનો દીવો શુકદેવજીએ પ્રગટ કર્યો સંસારીણામ કરુણયા પુરાણ ગુહ્યમ तम् व्याससूनुमुपयामि गुरुम् મુનિના સુખદેવજીએ ગંગા કિનારે કથા કરી છે એ કથામાં વ્યાસ નારાયણ પણ બેઠા હતા સુખદેવજી કથા કરે તે વ્યાસ નારાયણ સાંભળે મારો દીકરો કેવું બોલે એ મહાન જ્ઞાની ભક્ત છે સુખદેવજીની કથામાં વ્યાસજીને આનંદ આવ્યો વ્યાસજીએ ભાગવતની રચના કરી પણ સુખદેવજીના મુખથી ભાગવતની કથા સાંભળ્યા પછી વ્યાસજીને અતિશય આનંદ ગ્રંથોમાં તો એવું લખ્યું છે સુખદેવજી મહારાજ આપણા ગુજરાતમાં પધાર્યા એવું લખ્યું ગંગા કિનારે પરીક્ષિત રાજાને કથા સંભળાવીને પરીક્ષિત રાજાનો ઉદ્ધાર કર્યો અને પછી સુખદેવજી મહારાજ ગુજરાતમાં શ્રી નર્મદાજીના કિનારે સુખદેવજીની કથામાં વ્યાસજીને બહુ આનંદ આવ્યો ને તે સુખદેવજીના પાછળ પાછળ ચાલે નર્મદા કિનારે પધાર્યા છે સુખદેવજીએ કહ્યું છે પિતાજી આ કિનારે હું બેસું છું સામે કિનારે તમે બેસો દૂરથી મને જુઓ પણ મારું ધ્યાન ન કરો સંસાર ભલે દેખાય પણ સંસારનું ધ્યાન થાય નહીં સંસારનું ધ્યાન થાય તો મન બહુ બચે સંસારનું ધ્યાન કરવાથી જ પાપ થાય છે દૂરથી મને જુઓ પણ મારું ધ્યાન ન કરો ધ્યાન નારાયણનું કરો you प्रसन्नार्थम् समायाताः धनुषुस्तत्र नारदम् परमात्मा श्रीकृष्णनु नाम સ્વરૂપ તેરા ભાગવત શાસ્ત્ર પરમાત્માએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાયું બળવાન છે પણ પ્રત્યક્ષ દેખાતા નથી પરમાત્માએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે નામે પ્રગટ રાખ્યું વેદોમાં પરમાત્માના બે સ્વરૂપોનું વર્ણન આવે છે દેવા બ્રહ્મણો રૂપે મૂર્તંચ અમૂર્તંચ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે અને પરમાત્મા સગુણ સાકાર પણ નિર્ગુણ નિરાકાર પરમાત્મા કોઈને દેખાતા નથી આંખને જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય એ સંસારનો નિયમ છે દૃશ્ય એ ક્ષણે ક્ષણે બદલાય જ્ઞાની પુરુષો તેથી વર્ણન કરે છે પરમાત્મા દૃશ્ય નથી દ્રષ્ટા છે ભગવાન સર્વને જોવાની શક્તિ આપે આંખને જોવાની શક્તિ આપનાર ઈશ્વર છે જે પ્રભુએ આંખને જોવાની શક્તિ આપી છે એ આંખ ભગવાનને જોઈ શકે નહીં નિરાકાર પરમાત્મા બુદ્ધિથી અનુભવાય નિરાકાર આંખને દેખાતું નથી શેરડીમાં ખાણ છે પણ શેરડીમાં જે ખાણ છે નિરાકાર શેરડીને કોઈ ઉઠાવે તો હાથમાં ખાણ આવતી નથી નિરાકાર એ હાથમાં આવે નહીં નિરાકાર આંખને દેખાય નહીં નિરાકાર એ આપણને બહુ ઉપયોગી નથી નિરાકાર એ કેવલ બુદ્ધિથી અનુભવાય સગુણ સાકાર પરમાત્માના દર્શન થાય છે પણ સગુણ સાકાર પરમાત્મા તેજોમય હોવાથી પ્રભુનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ જ નથી લોકો કે છે ભગવાનના દર્શન થતા નથી ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે તેનું તેજ દેવોને સહન થતું નથી માનવ શું સહન કરી શકે વેદોમાં વર્ણન આવે છે કરોડો સૂર્ય સમાન પરમાત્મા પ્રકાશમય છે એક સૂર્યને માનવ તાકીને જોઈ શકતો નથી એક સૂર્યનું તેજ સહન થતું નથી કરોડો સૂર્ય ભેગા એવું ભગવાનનું સ્વરૂપ તેજોમય છે સગુણ તેજોમય હોવાથી તે સહન કરવાની માનવમાં શક્તિ નથી તેથી ભગવાન જગતમાં સ્વરૂપ છુપાવી રાખે ખરેખર પરમાત્મા કૃપા કરેલા મંડપમાં પ્રત્યક્ષ દ્વારકાનાથ પ્રગટ થાય તો ભગવાનનું તેજ સહન ન થવાથી આપણા જેવા સાધારણ માનવને મૂર્છા આવશે પ્રભુનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી પેટથી ભગવાન દર્શન આપતા નથી જે સતત ભક્તિ કરે છે તુકારામ મહારાજને એકનાથ મહારાજને મીરાબાઈને ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા છે ભક્તિ કરવાથી શક્તિ વધે છે જે સતત ભક્તિ કરે છે એ જ ભગવાનનું તેજ સહન કરી શકે નિર્ગુણ નિરાકાર પરમાત્મા અતિ સૂક્ષ્મ છે એ કોઈને દેખ